પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સંવત બે હજાર ચાલીસના જેઠ સુધી અષ્ટમીને ગુરુવાર તારીખ સાત છ ચોર્યાસી નવ્યાનું અઢારમી રચના મુકમ ચાલે ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાન ને વિશે તો મનુષ્ય ભાવ નો લેખ નથી માટે ભગવાન માંથી મનુષ્ય ભાવ ને ટાળીને દેવ ભાવ લાવવો પછી બ્રહ્માદિક નો ભાવ લાવવો પછી પ્રધાન પુરુષ નો ભાવ આવે પછી પ્રકૃતિ પુરુષ નો ભાવ આવે અને પછી અક્ષર નો ભાવ આવે પછી અક્ષરાથી દેવા જે પુરુષોત્તમ તેનો ભાવ આવે છે જેમ વ્રજના આશ્ચર્ય આશ્ચર્યરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર દેખીને પ્રથમ તો દેવો ભાવ આવ્યો પછી ગર્ગાચાર્યના વચનને સંભાળીને નારાયણનો ભાવ આવ્યો પછી એમ કહ્યું છે તમે તો નારાયણ છો માટે અમને તમારું ધામ દેખાડો ત્યારે અક્ષરધામ દેખાડ્યું જેવી રીતે ભગવાનને વિશે જેને દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો અને એમ કહે છે કે આને પ્રથમ ભગવાન નો નિશ્ચય નહોતો અને હવે થયો તે શું કે પ્રથમ ભગવાન ને નહોતો દેખતો દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે થઈને દેખતો હતો અને પછી જયારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે થઈને દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો અને જયારે ભગવાન ને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય ને ગુણ અવગુણ લીધા કરે છે જે અનુકૂળ નો પક્ષ રાખે છે અને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ હેત છે અને અમારે ઉપર નથી ગુણ અવગુણ પૈસા કરે છે નિશ્ચય ન હોય જાય ખાતે એ ખાતે જ હોય થતું હોય એટલે કાયમ રાખવું જોઈએ કેવું રાખવાની વખત આવતો નથી ભાવ બદલે ત્યારે નિશ્ચય આવે કરવો પડી કરવો પડી મોઢેથી બોલ્યા કરે બાહુબલી હોય આમાં આમાં તમારે પોતે છતાં કઈ દેખાવ દિવ્ય પણ દેખાણું છે પછી અમે એને બ્રહ્મ ભાવ લાવ્યા પણ હવે ત્યારે જે આ ધાતુ ભાષણમાં આમાં એ છે પણ આજે આખી પ્રાણી પ્રણાલિકા હતી થઈ ગઈ એટલે તમને કઈ સાંભળવામાં કોઈ મળતું નથી એટલે તમને યાદીમાં ક્યાંથી આવે જે વસ્તુ હોય ગયા પછી યાદીમાં કેમ આવે અમે આમાં દેખીએ છીએ બીજો નવામાં મુખ્યો આવે છે ને એમાં કેટલાકમાં દેખું બધા એમાં ન હોય પણ એને દિવ્ય ભાવ બહુ હોય દિવ્ય ભાવ ઘણો હોય મૂર્તિમાં હોય સંતોમાં હોય હરિભગતમાં હોય એ મહિમા મહિમા મહિમા થોડા બે થોડા રે પછી એને કોઈ યાદી આપનાર મળતું નથી એટલે ધીરે ધીરે મને હોય મને પાવાયા પછી બરોબર યાદ થાય હું છું મને અને એમ કરતા કરતા એ બીજાની ભૂલો દેતા પછી ભૂલ નો દેતા અને મૂળ આવ્યો અને બીજા મુહૂર્ત આ પંક્તિ બદલી હવે એને આ જ્ઞાન જેથી આવે એને આ જ્ઞાન જેથી આવે તમારી દુકાન ઉપર તમે કારીગરો રાખો ઘડનારા મહિલા એમાં હોય હજી નવો એ બી થોડી કરે જ હોય એટલે તમારું કયું કરે વધુ કરે ધીરે ધીરે ચોરી કરવા શીખે તો તમે રાખો ને ખબર ન હોય જ્યાં ગીરે પણ જો પકડાઈ ગયો તમે રાખો ખરો એ શું કરે બીજા કારીગરો ને વ્યવસાય કરાવો હોય બસ ભૂલ એને કરીને બતાવતો હોય પાછો જો હોશિયાર હોય તો તમને પણ તમને જ બધો ગણે મળો હોશિયારી કરે પછી એનું કામ નીકળી જાય અમે આમાં જોયું ને કરીએ એવો હોય ગણે પણ ધીરે ધીરે એકબીજાની ભૂલો ને ઓછા કરે અને પોતે ડાયા ઓછા કરે એમાં એવડા એનો કલ્યાણ નો માર્ગ જાય એનો જાય આ ફિરસાની અહીંયા આવ્યા દુકાન તમે બોલો પુરુષોત્તમ પ્રગતિ બોલો ને આનંદ આવ્યો અતિ ગણો એમાં એક કડી આવે છે સાધુ મેઘે આવી ગયા ધોયા ધરતી ના મળ પુરુષોત્તમ જગત અર્થ કરશે પેલા જાણતા હોય કોઈ બોલતો નહીં પેલું મારે અહીં કહેવાય છે એટલે કઈ જાણી લીધું હોય બરાબર ને તમે જૂના ધોન નહીં કહો નવો એ તો લોકો આથી બધું તમે તમારે આડે આ કીર્તન આપણે છોકરાને શીખવાડીએ ને આપણે બોલીએ સાધુ મેં આવી કર્યા ધોયા ધરતી ના મત ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઐશ્વર્યની એવી થાય અંદર કામ આદિત્ય ભળ હતા દૂરને ત્રાસ થયા દુર્વાસનાઓ ધોઈ બધા એટલે કોઈ કડી નો અર્થ આપડે કરવો અને બંધ બેહારવો જૂના સંતો ગયા પછી હવે આત્મસંતોષ માન્યો કે આપણે હવે જૂના થઈ ગયા અને આપણને જ્ઞાન પૂરું થઈ ગયું એટલે હંમેશા બોલે ને કોઈ વિચારી ન કરે માલી પાસે હવે એ પાછા એના શિષ્યોને શું જ્ઞાન આપે એના શિષ્યોને શું જ્ઞાન આપે મહારાજે આ વખતે બીજા જગતના જે કઈ વર્તતા હતા એમાં મહારાજે આ સંતો ને એવા પ્રણાલિકા ને ઉછેર્યા ઓટોમેટિક ઓલું ઝાખું દેખાવા મળ્યું કોઈને કીધું નથી કે ઝાખા ધોયા ધરતી ના મળ મળ ગયા વિચાર્યું પેલા કોક ના હાથમાં આવે જ્ઞાન સામે ચાલી રહ્યા હોય એ બધા મહારાજે ઓલા કરી નાખ્યા માર્ગન તમે તો બોલ છો ભાઈ આપણે બધા તમે અર્થ કરી બીજાને સમજાવતા હશો જે અધર્મ સર્જને બધાને ધોઈ અને પૃથ્વી પવિત્ર કરી દીધી લગભગ હું સાંભળું ને આવી નતું હું કરે પણ એ કરીનો એ અર્થ નથી કામ વિરોધાદિક દેશો હશે એ વયા જતા હશે ભગવાન આવે તો બધા માંથી વયા જતા હશે બધી જતો હોય પ્રભુ આ જગત માં હોય અને મારા સભા કરી ખબરદાર સંકલ્પ કર્યા ત્યાં આમ થઈ જાય પેલા સંકલ્પ થાય જાય તો આમ નથી રોટી ચાલે આટલા સંકલ્પ થાય ક્યાં ધોવાના અને કડી નો અર્થ આપડે પાછો લગાડી દઈએ એમાં ભગવાન આવ્યા બધા થઈ નાખ્યા તો નામ કહેવાય ધર્મ ને બાને અધર્મ વધારતા હતા આ ગ્રસ્ત લોકો લગભગ સત્તાળું એને ભગવાન માં એને ચોખ્ખું થવું એટલે ગુરુઓ પાસે જાતા પણ ગુરુ જેવી વાત કરે ને તો એ અધર્મ જ પોષણ કરે મહિમા ને બાને એને સમજણ એવી પાસે ગુરુ એ કહ્યું બરાબર ધર્મ ને બને અધર્મ હાચવતા બધા દેવ મંદિર માં દેવ દાસીઓ રાખતા અને એ અધર્મ ચાલતા આપણે જેટલા નજીક ભાઈ એ માયલા થઈ ગયા આપણે કોળી મને બૈરા પેટે આવે ઠાકોરજી આગળ અહીં તો હા મેળવી જેમ કે દર્શન કરવા તો બીજું હું ના હોય પણ કે તમને પાપ ન લાગે મોટે રાધો મામેરા શાસ્ત્ર શું કહે સ્વામી નારાયણ હકાલ વાત માંડી પાછી વલ્લભભાઈ આજ બેઠા છે મારે બોલવું પડે દરવાજો એના માટે હોતો હશે તો મોખા મોખા મંદિર ગયા દરવાજો રેલમાં મૂક્યો વળી આપણે ભેળા દેવડાયા એવી મેરી બીજો એક નથી મહારાજે ક્યાં લગી બધાની એના હાથની પ્રસાદી ન ખપે તો સાકર ની કરી પ્રસાદી નો મહિમા કાઢી નાખ્યો એમાં અધર્મ ભરતો હોય એ પ્રસાદી નથી મોખલા બુરાવી નથી કઈ તમે કાઢી નાખો ને આપણે કાયા કાયા કહેવાય તો ધર્મ કરે તો આગમાં તો આવી જ જાય મારી સેવા એટલે ભાગ મળે હવે ગમે એટલો રૂપાયો કરે આરસ ચડે બોલો પ્રભુને અડેલો હાથ એમને પ્રસાદી એ ત્યારે હા એનું એમ રાખીને બધું માથે મકાન કરવું ન માને કોઈ ન માને તારી ખબર જ નથી પણ આ તો કેવું છે આમ એ કોઈ નથી એમાં કોઈ કાર્ય રાખી નથી સમજી રાખ્યું નથી એવી આ જેવી મારા ખબર ન હોય કાંઈ વાતો કર્યા કરે આ બધું કેમ હોય કેમ હોય એ શું ખબર હોય એ કઈ મોટે રહી રાખ્યું છે હા એટલે આ તો એક ડોલું આખી છે જોયા ધરતી ના મળ ધર્મ ને બને અધર્મ ફેલાવતા હતા એ થતો અને જોયો અને અમારા આમ ન કરવું એમ કરવું હવે સમજ્યા થોડા ધરતી ના મળ કયા મળ ગયા મેં ધર્મ ને પાને એ ચલાવતા હતા લોકો એ માની લીધું એટલે એ આચરણો ચાલ્યા હતા આચરણો જે એ ચાલ્યા એ મળ અને માણસ બધે લાગુ આવે ગુરુ ને શાસ્ત્ર ના પાડે હવાય ધર્મ ગુરુ એ સ્ત્રીઓની દીક્ષા એવા હવે શિક્ષાપત્રી નિહારે મેળવો આપણે ક્યાં શિક્ષાપત્રી ફૂંકી દીધી અને હવે મનને જીવ પડ્યું ખરેખર અને આ સમાજ આખો એને સત્ય માને સમાજ આખો એને સત્ય માને મારા બધા ધર્મ ગુરુઓએ અધર્મ ને ઘરે ચોક જયારે રહેતો મૂક્યો ને એમાં ભગવાન નીકળ્યા પગલે રાત્રિ રાત્રિએ ખાતર ને બેઠા આખી રાત્રિ એમાં રાજા આવા ત્યાં પ્રજા આવ્યું છે આવું છે કરતા આજે જો એની વાતો કરવા આવે તો તો અવગુણ્યા તો પછી સત્સંગ જીવન માં ખાતે ખાતે અવગુણ્યા જ છે કાય કોઈ એમાં ગાય અને માલા ને વર્તન મારે ખાલે ધર્મ ગુરુ અને પ્રજા બીજાની અજ્ઞાત છે સદાયું છે ડરેસ તો જાય છે હરે પ્રભુ હરે તું તો જુવા કાતર માસો માસો ખાતર તો પાપા સંસારમાં પ્રભુ પ્રગટ થયા પ્રભુ તો મારે હવે જરૂર આજે ટીચર હોય જાવું કઠણ પડે ગભરાવમાં ધર્મ ને સામે અધર્મ પોષાતા એ આપણે અર્થ કરીએ તો આપણી ઉપર આવે એટલે કોઈ તમારે અર્થ ન આમાં ચડાવી કામ બધા બધા કાઢ્યા પણ કેના કાઢ્યા દાદા કાઢી હું કામ ભાઈ છોકરા હું કામ થાય કાઢીનું છે એ અમે કાઢ્યા Thank you. ભગવાન ભજે એમ પ્રવૃત્તિ કરવી એમાં રાખો હજી આવો હજી આવો હજી આવો મારે તો સાધુ મારું કરું સમજાવું ગયું એટલે બોલ્યા કરશે ભગવાન નો દિવ્ય ભાવ છે તેને પૂરો નિશ્ચય જાણવો અને એમ કહે છે આને પ્રથમ ભગવાન નો નિશ્ચય નહોતો અને હવે થયો તો શું એ પ્રથમ ભગવાન ને નહોતો દેખતો દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે થઈ દેખતો હતો અને પછી જયારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે થઈ દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણે અને જયારે ભગવાન ને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય એને ગુણ અવગુણ લીધા કરે તું કામ વિચારો આપણે અત્યારે બેઠા એના દિલમાં જ અહીંયા ભગત્યા કરતા છે કરી ભગવાન ની વાતો સાંભળી કેટલા આવા જે સંકલ્પ થવા આવી ક્રિયામાં અત્યારે આ સભા બેઠી હોય તો ભગવાન ના દિશાને બેઠી અત્યારે કોઈ પ્રાર્થના માટે કોઈ કામકાજ ના માટે આવા ભગવત ભક્તો કહેવાય અને આને એક માણસ નિહાળે એકને બનતું ન હોય એ આવીને બેઠો ઉજે જો એના પૂર્વના પાપ હોય એના અમાવૃત્તિ રહેશે જ નહીં, હો. ઓલાનું જ બેઠે એકબીજાના દોષમાં જ એટલે જે જ્ઞાન કહેવાય નબળું ના કરતો હોય તો મનુષ્ય ભાવ પછી ભાવ બદલાવા એટલે માણસ તરીકે નો આવકાર નો રહ્યો ને ભગવાન ના આપણે ભક્તો એમને ભાવ વધારવાનો જો આ દેહ ભગવાન કરવા હોય તો વગાડી ને બધું જવું હોય મનુષ્ય જયારે ભાવ બદલી શકતો દોષ જોવા જાશો આ કેટલી વિજ્ઞાન પણ ભાઈ તારો ઘેરો છે અને અમારો પથ્થર રાખતા નથી તથા આને વધુ બોલાવે છે અને અમને નથી બોલાવતા અને આને ઉપર વધુ એપ છે અને અમારી ઉપર નથી તમે બધા ધોવાડો એવી દેખાતી કારણ કે મારી અંગે આ બધો એની બુદ્ધિ આપી હોય અને દુરુપયોગ કરતો હોય ત્યારે થઈ જાય બહુ બોલાવી મને બીજી વાર આપણી વાડીમાં પણ મને દેખાય નહીં આપડે કેવા છે મને એની ઉપર આપણે સીધામાં ઊંધો હાલતો એમ રીતથી પાછળથી ગોઠવ અને બેટી એની ભલું ઉપદેશ એક થઈ જાય શાસ્ત્રમાં ખૂબ ગુરુઓએ રામ જો આ રીતે આરોગ મતતો હોય તો આમ મટાડે આમ નો મતતો હોય તો આમ મટાડે પણ રોગ કૃષ્ણ બોલાવી ન બોલાવી બધું આવી શકે અને વિનય સમજતા હોય તો કલ્પના આવી કરશે કલ્પના આપણે બધા વિચાર કરીએ આપણે સમાજ તો તો બધા આવે માનો કે ન માનો મને બધા આંકડા પડતા ત્યારે ગુણ ગુણ આવ્યો ગુસ્સો ચડે સ્વભાવ હોય તો આપણે સારવા જઈએ સારવાનો પ્રયત્ન કોઈ કરતો હોય તો સ્વાભાવિક ન કરે સમજતો જાય મારા જેવા ધોરા ખુશ ઉદાસીનતા કરી અને સુધરે તો રક્ષણ તો સાધન એનું છે બોલો આવે મોદીતા મૈત્રી કરુણા ને ઉપેક્ષા આગેવાની જે બોલી વ્યવહારમાં હોય મોક્ષ માર્ગમાં હોય સાધુ મોક્ષ માર્ગમાં સાધુ વ્યવહારમાં કારણ કે નીચલા ધર્મના જીવો મૈત્રી કરુણા ચાર વૃત્તિઓ જો કોઈકમાં સારા ગુણ દેખાય જગત માં તમારા વ્યવહાર માં એવું છે એક રૂપિયો એટલે બીજો પડ્યા કરે અમે જે નાશ પામે જાગૃત રૂપિયા શું કરવું જોઈએ કોઈ કલ્યાણના માર્ગમાં આગળ વધતો હોય વ્યવહારમાં વધતો હોય પાયો થતો હોય અને માહિતી સમાન ગુણ યોગ પોતાનામાં જે ગુણ દેખાતા હોય એવા જ એના માટે પૂજામાં વધારે કરુણા આવતું તમે નાના હો નાના તમારા છોકરા હોય ઘરનું વાસણ ને ધોરી વસ્તુ માનો છો તમે એને કોઈ બી મનાવી છે જીવ પ્રાણી માત્ર અજ્ઞાની છે અને ભૂલ કરવા ના જ સંતો જો એની ઉપર ખરાબ વ્યક્તિ રાખનારા બાળક નો ઉપચાર જોડી મૈત્રી શિષ્ય હોય યા પુત્ર હોય એની ઉપર ચોથી તો દીકરો પોતાનો સાધુ મળ્યા પછી આટલા મારે તમને તો અને એમાં ત્યાં ગયા પછી દુઃખી થયો અને એમાં પછી আছে સદગુણને હારવાની કયો જત જત પત્રવાસી છો જત જત ભગવાન ને માર્ગે આગળ વધો જગતમાં વ્યવહારમાં કોઈક વધે તો ઈચ્છા કરે સર્વતો જયમ નિમિત્ત છે સર્વતો જયમ અનિચ્છે ઈચ્છા ઈચ્છે કરાવેલો માણસ માત્ર સ્વાભાવિક વર્તન થવા ઈચ્છું એવા ગુણો વધારવા આપણા કરતા વધી જાય ગુરુ શિષ્ય નો આ ધર્મ પોતાનો શિષ્ય પોતાનું હરાવે હરાવે એટલે એવા ગુણ સીધા સર્વતો ધર્મની છે બધા નો હારો છે અમારી વાત ઉપર થી આ તો બધું પૂરું કરવાનું મન થાય આ બધું ગુરુ ને માટે અરે ભાઈ ગુરુ ને માટે આજનો દિવસ વયો જાય છે આજના દિવસે તમે ત્યાં ગુરુ થવાના છે અને જો આવૃત્તિ નહીં કેળવો તો તમારું ત્યાં એ વૃત્તિ કેળવવા માટે આજના દિવસમાં તમારું જ પસંદ કરાયું બોલો ચાલો માટે ભગવાન ને વિશે તો મનુષ્ય ભાવ ના જ પડતું અને ભગવાન ના ભક્ત ને વિશે પણ મનુષ્ય ભાવ ના પરખવો ભગવાન માં ન કરીને તો ભગવાન ના ભક્ત માં કોઈ આંધળો હોય લોલો હોય કોટીઓ હોય બહેરો હોય વૃદ્ધ હોય ગુરુપ હોય અને જયારે એ દેહ મૂકે છે ત્યારે શું ભગવાન ના કામ માં એવા આંધળા લોલા જ રહે છે નથી રહેતા એ તો સર્વ મનુષ્યપણા ના ભાવ છે તેને મૂકીને દિવ્ય રૂપ થાય છે બીજા રૂપ લઈ બધા નગતા બેટા માણસ બાજુ આની આની જાણવા તો મળી જાય આની જો મોટો દબાઈ ગયા દબાઈ ગયા નગતા બહુતા ભેરા ભેરા છે જાય કોઈ જાણી ખોટ ઘણી એ કપાય નવું કામ થયું હોય તો ને કામ જયારે કપાય બધા કઈ રોગ થી કપાય એવું નથી એવા ખોજ ઘણી વર્ષ અને ઓલા નગતા છેલ્લે થાય ત્યાં ગયા ભગવાન અને નગતા બોલતા વિચાર કરવા જેવો છે બધો હવે પરલોક નો માર્ગ સુધારવો હોય અહીંયા તમને તો વધારવું વધી જાય માટે હરિના ભક્ત ને લીધે મનુષ્ય ભાવ ન પરખાય તો પરમેશ્વર ને લીધે કેમ પરખાય અને આ જે વાત છે તે સૂર્ય તો આજ સમજ્યો તો એટલી સમજવી છે અને સૂર્ય તો સો વર્ષે કરીને સમજો તો પણ એટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતા ને ગાંઠ પડાવીને છૂટક્યો નથી છૂટક્યો નથી એટલે મોક્ષ માર્ગ દેવીના મળશે નહીં જ્યાં આ નક્કી નહીં કરો ઉનાના કમાડ કરાવે ભગવાન ની આગળ સપન ભોગ કરાવે સારું એને મળ્યું એને ભગવાન ને અર્ધ વાંચ્યું એને આપણે સાબાશ કરવા જેવું માટે આ અમારી વાત છે તે સર્વે હરિભક્ત ને યાદ રાખીને પરસ્પર કરવી પરસ્પર કરવી તમે વલ્લભભાઈ અને જયારે કોઈ અણસમજણે કરીને ધોખો થાય ત્યારે તમે આ વાત કરીને ચેતાવી દેવો અણસમજણ જાણીને ન કેતો હોય પણ હરખું એને સમજાણું નથી એટલે સિદ્ધાંત વિરુદ્ધ વાત પૂર્યા કરે અને આજે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસ માં એક વાર કરી જરૂર જરૂર ભૂલશો નહીં આ મને તો ભેળા થઈને આવે ને મારું ગઢપણે વયું જાય મને આનંદ આવે તમે બેઠા એના તો મને દુઃખ નથી લાંબો થઈ જાય પણ ભગવાન સંભળાવે એવા કોણ તમે મને ભગવાન સજાવો અહીંયા આવો છો હું તો આ ગોવિંદભાઈ આડો પડી હોય મારા ભગવાન બજાવો છો આવી વાતે કોણ <laughs> સર્વ હરિભક્ત સર્વે સાધુ તથા સર્વે હરિભક્ત તે શ્રીજી મહારાજ ને સર્વ અવતાર ના કારણ અવતારી જાણીને દિવ્ય ભાવ ની અતિશય દ્રઢતા કરતા આવા એથી વચનામૃતમ એ રીતે લોયા નો અઢાર બરાબર વારંવાર વાંચવું જોઈએ ભલામણ